યોગથી આયુષ્યનું એક્સટેન્શન હજારો લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે ખરો લાખો તો નહીં પણ હજાર બે હજાર વર્ષ માટે જીવી શકે ખરો એ યોગ કેવો હોય છે આમ તો આત્મા આખા શરીરમાં વ્યાપેલો હોય છે પણ યોગથી આત્મતત્વ ઉપર ખેંચાય છે તે ઠેઠ ઉપર બ્રહ્મરંધ્રમાં ખેંચી લે છે ત્યારે હાર્ટ નાડી બધું બંધ થઈ જાય છે આત્મા કમર સુધી હોય તો જ હૃદય નાડી બધું ચાલે પણ એનાથી ઉપર ગયો તો પછી બધી મશીનરી બંધ થઈ જાય અને કોઈએ આ યોગ પંદર વર્ષ ત્રણ મહિના ત્રણ દિવસ ત્રણ કલાકને ત્રણ મિનિટની ઉંમરે શરૂ કર્યો હોય અને હજાર વર્ષ પછી પૂરો થાય તો એનું આયુષ્ય ફરી પંદર વર્ષ ત્રણ મહિના ત્રણ દિવસ ત્રણ કલાક ને ત્રણ મિનિટ પછી પાછું શરૂ થાય અહીં ધબકારા થયા એટલું આયુષ્ય ખર્ચાયું અને ધબકારા અનામત તો એટલું આયુષ્ય અનામત આ તમારાથી આયુષ્ય અનામત ના કરી શકાય યોગવાળા કરી શકે અને જ્યાં સુધી આત્માની હાજરી દેહમાં છે ત્યાં સુધી શરીર કોવાય નહીં ચીમળાય નહીં ગંધાય નહીં દેહ એવો ને એવો જ રહે પછી ભલેને યોગથી હજાર વર્ષ સુધી પથરા જેવો થઈ ગયો હોય એમાં આત્માની શી દશા કોથળામાં પૂરી રાખે એવું એમાં આત્મા ઉપર શો ઉપકાર થયો આ તો એટલું જ કે હું હજાર વર્ષ યોગમાં રહ્યો એવો ખાલી અહંકાર રહે છતાં સાંસારિક દુઃખો બંધ રહે પણ સુખ તો ઉત્પન્ન ના જ થાય સુખ તો આત્માનો ઉપયોગ કરે તો જ ઉત્પન્ન થાય અને આત્માનો ઉપયોગ ક્યારે થાય હાર્ટ ચાલે તો થાય તે વગર આ તો કશું વળે નહીં કેટલાક યોગીઓ એમના શિષ્યને કહી રાખે છે કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢાવ્યા પછી તાળવામાં નાળિયેર ફોડજે એમ તે મોક્ષે જવાતું હશે આ તો એવું માને કે તાળવેથી જીવ જાય તો મોક્ષે જાય એટલા માટે આવો પ્રયોગ કરે પણ એવું માનીને કંઈ થાય તેમ નથી એ તો તાળવેથી જીવ નેચરલી જવો જોઈએ આ કોઈ કહેશે કે આંખેથી જીવ જાય તો આમ થાય તો શું આંખોમાં મરચાં નાખીને જીવ આંખેથી મોકલવો ના નેચરલી થવા દેને જ્યાંથી દ્વાર ખુલે છે આંખ નાક વગેરે એમાંથી જીવ જાય હા એ લક્ષણ કહેવાય પાંચ લક્ષણ અને લક્ષિત અનંત છે એમાં ક્યાં ઠેકાણું પડે મોઢેથી જીવ જાય તો અનંત જગ્યાએ જવાય એવું છે એ તો બધી અદબદ વાતો કહેવાય એમાં ફોડ ના પડે